એ આવો આવો આવી ગયા મારા નાના મોટા ટાબરિયાઓ અરે વાહ ભાઈ આજે તો સિદ્ધાર્થ આવ્યો છે અને વડોદરામાં બેઠા બેઠા કામીની પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો હો સાંભળો સાંભળો મારા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આવો આવો આવો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ કાગડાભાઈની વાર્તા છે તમે બધાએ કાગડો જોયો છે ને ક્રા ક્રા ક્રા એમ બોલે અને કાળો કાળો હોય કા કેવો હોય કાગડો સાંભળો સાંભળો આજે હું તમને ફૂલણજી કાગડાની વાર્તા કહેવાનો છું હો ભાઈ એક હતો કાગડો એ કાગડાને છે ને ભાઈ એક દિવસ એક પૂરી મળી હો પૂરીને ચાંચમાં પકડી અને એ તો એક ઝાડ ઉપર ખાવા બેઠો ત્યાં નીચેથી એક શિયાળ પસાર થતું હતું હો ભાઈ ટપાક ટપાક ટપાક કરતું પસાર થતું હતું એ તો પૂરીને જોઈને શિયાળના મોંમાં પાણી આવ્યું હો તેને થયું કે આ પૂરી કાગડા પાસેથી પડાવી લેવા માટે કાંઈક તો વિચાર કરવો જોઈએ એને તો પૂરીને જોઈને ભારે લાલચ થઈ એટલે એ કાગડાના વખાણ કરવા લાગ્યું હો ખોટા ખોટા એ કાગડા ભાઈ એ કાગડા ભાઈ હો હો આ તમારો રંગ કેટલો સુંદર છે વાહ ભાઈ વાહ તમે તો બાકી બહુ સરસ લાગો છો ને કાગડો તો ખુશ થયો હો ફૂલાઈ ગયો એ તો કાગડાભાઈ કાગડાભાઈ આ તમારી પાંખો કેટલી સરસ છે ઓહો હો હો હો હો હો જુઓ તો ખરા જાણે તમારી પાંખો તો આમ આકાશ સુધી અડી જવાની હોય એટલી બધી સુંદર લાંબી લાંબી છે ભાઈ કાગડો આ સાંભળીને વધુ ખુશ થયો કાગડાભાઈ એ કાગડાભાઈ તમારી ચાંચ કેટલી સુંદર છે જુઓ તો ખરા આ સાંભળીને કાગડો ખૂબ જ ખુશ થયો હો એટલે શિયાળે કહ્યું કાગડાભાઈ એ કાગડાભાઈ તમારો અવાજ તો કેટલો સરસ હશે હે આ પાંખ સુંદર રંગ સુંદર ચાંચ સુંદર તમે આટલા બધા આખે ને આખા સુંદર છો તો તમારો અવાજ પણ સરસ જ હશે ને તમે ગાઓ ને તમારો અવાજ સરસ હશે હોય ને તે તમે થોડુંક ગાઓ ને ભાઈ કાગડો તો ફૂલાઈ ગયો એટલે તો ક્રા ક્રા ક્રા કરીને ગાવા લાગ્યો આમ કરવા જતા એની ચાંચમાંથી પૂરી પડી ગઈ નીચે ટપ કરતી હો અને તરત જ શિયાળે પૂરી ઝીલી લીધી અને ત્યાંથી ભાગી ગયું અને કાગડાભાઈ તો એને જોતા રહી ગયા ભાઈ પૂરી એમના ચાંચમાંથી પડી ગઈ એટલે એ તો ખાઈ પણ ન શક્યા અને રહ્યા ભૂખ્યા તો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો ભાઈ આવજો